આત્મ સુખમાં કરે છે હવે દાદા ભગવાન કોણ છે એના વિશે કદાચ આપ બધા નહીં જાણતા હો પણ એમનો ટૂંકો પરિચય આપને આપું છું દાદા ભગવાન જે સ્થૂળ આંખે બધા જુએ છે દાદા ભગવાન નથી દાદા ભગવાન તો જે અંબાલાલ મોરજીભાઈ પટેલના દેહ મંદિરમાં પ્રગટ થયેલા સંપૂર્ણ ભગવાન છે એ ચૌદ લોકનો નાથ છે અને એ દરેક ફરક એટલો જ છે કે આપણી બધાની અંદર એ વ્યક્ત થઈ ગયેલો છે સંપૂર્ણ પ્રગટ થઈ ગયેલો છે અને ત્યાં પરમાત્મા છે એમની પાસેથી આપણને સંસારના સર્વ દુઃખોથી માંડીને છે આત્માના સુખનું આપણને પ્રાપ્તિ આ આ ભગવાન જ્ઞાની જે જ્ઞાની પુરુષમાં પ્રગટ થયા છે તે અત્યારે આપણા બધાના અહોભાગ્યથી આપણને બહુ જ સુલભ રીતે પ્રાપ્ત થાય એમ છે અને જ્ઞાની એટલે કોણ કે જેને કીર્તિની માનની લક્ષ્મીની શિષ્યોની વિષયની કોઈ પણ પ્રકારની ભીખ નથી રહી અને જે સંસારના આખા જગતનું સોનું આપે તો બી જેને ખપતું નથી એવા પુરુષ જ્યાં હોય ત્યાં આગળ ભગવાન પ્રગટ થાય છે અને એ પોતે નિરંતર આત્મામાં જ રહે છે ક્ષણ પણ દેહમાં રહેતા નથી મનમાં રહેતા નથી વાણીમાં રહેતા નથી અને નિરંતર આત્મામાં જ રહે છે અને એવા પુરુષ જયારે આપણને મળે ત્યારે તમામ શાસ્ત્ર એક અવાજે બોલી ઉઠે છે કે આવા પુરુષ જયારે મળે ત્યારે તમારે છેક મોક્ષ ની પ્રાપ્તિ થાય એમ છે હવે પરમ પૂજ્ય દાદા ભગવાન પાસે એક અજાયબ માર્ગ કુદરતી રીતે પ્રગટ થયો છે મોક્ષ ની પ્રાપ્તિ માટેના બે માર્ગ છે ક્રમિક માર્ગ એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રયત્નો કરવાનો પુરુષાર્થ કરતા કરતા ક્રમિક માર્ગની રીતે આગળ વધે તપ ત્યાગ જપ કરતા કરતા ક્રોધમાન માયાલોભને શુદ્ધિકરણ કરતા કરતા જાય ત્યારે કેટલાય અવતારે પોતાના આત્માનો ભાવ ભાન થાય એનો અનુભવ થાય એ બહુ જ કઠિન માર્ગ છે ને આ કાળમાં એ માર્ગ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે એટલે કુદરતે પણ જગતને એક અક્રમ માર્ગ દાદા ભગવાનના નિમિત્તે ખુલ્લો કર્યો છે અને એ માર્ગમાં એક માર્ગ દ્વારા આપણે પગથિયા નહીં ચડવાના પણ લિફ્ટમાં જેમ આપણે ટોપ પર પહોંચી જઈએ એ રીતે આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે એમની પાસેથી એક કલાકમાં જ આત્માનો અનુભવ થાય છે અને એ આ એનો અનુભવ આજે ઓછામાં ઓછા ચાલીસેક હજાર લોકોને ભારતમાં તેમજ પરદેશમાં થયો છે અને સંસારમાં રહીને સ્ત્રી પુત્રો બધાની સાથે રહીને પણ પોતાના આત્મામાં રહી શકે તે ક્ષણ પણ આત્માનું લક્ષ્ય ચૂક્યા વગર સંસારની સર્વ જવાબદારી આદર્શપણે પૂરી કરી અને મોક્ષ તરફ પ્રયાણ થાય એવો અક્રમ માર્ગ અત્યારે આ કાળમાં પ્રગટ થયો છે અને જે કોઈને પણ ખરેખર મુક્તિની વાંચના હોય જિજ્ઞાસા હોય પોતાનો આત્મા જાણો હોય તો જેમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતામાં જે જ્ઞાન આપ્યું પ્રગટ પુરુષ જયારે આવે છે ત્યારે જે આત્માનું જ્ઞાન થાય એવા પુરુષ જયારે આપણને ભેગા થાય ત્યારે આપણું પણ અર્જુનની જેમ કાર્ય થાય અને એવા પુરુષ આજે આપની સમક્ષ આ ધરતી પર બિરાજે છે અને એ પૂજ્ય દાદાશ્રી શિકાગોમાં અત્યારે બિરાજે છે જે કોઈને પણ ભાવના હોય એમનો સંપર્ક સાધે અને લગભગ અઠ્યાવીસમી તારીખ સુધી અહીંયા છે તો Bhupendra Shah telephone number area code three one two nine six zero three zero one four ફરીથી બોલું three one two nine six zero three zero one four આ ટેલિફોને સંપર્ક સાધે અને પરમ પૂજ્ય દાદાશ્રીનો પૂરેપૂરો લાભ લે એવી બધાને નમ્ર વિનંતી જય સચ્ચિદાન સાડીમાં નવું ડિઝાઇનમાં નવું અને પાલવમાં એક નવા જ પ્રકારની સાડી જાપાનથી નવું નામ લઈને પ્રથમવાર આવે છે જેનું નામ છે આસો પાલવ જે કામદાર ઇમ્પોર્ટમાં મળે છે જેનું સરનામું છે પાંચ હજાર ચોવીસ નોર્થ બ્રોડવે શિકાગો અને હા આ ઉપરાંત બીજી બધી સાડીઓ સેલમાં મળશે તો જરૂર મુલાકાત લો કામદાર ઇમ્પોર્ટની રમણ કે પટેલ આવતીકાલે શું થવાનું છે તે તો કોને જાણે છે પણ શાણો માણસ આવતીકાલે ગમે તેવા સંજોગોમાં પણ કુટુંબીજનોનું હિત સંપૂર્ણ રીતે જગાઈ રહે તેવી જોગવાઈ કરે છે આવી જોગવાઈ કરવામાં શ્રી રમણ કે પટેલની મદદ લો કારણ કે જોન હેન્કોક મ્યુચ્યુઅલ લાઈફ ઇન્સ્યોરન્સના એજન્ટ છે ઘર મોટર કાર કે બીજી કોઈ પણ જાતના ઇન્સ્યોરન્સ માટે આજે તેમનો સંપર્ક સાધો Shri Raman K Patel nine five zero Milwaukee Avenue Glenview Illinois six O two five two nine nine one nine six one nine one six અથવા seven two eight five four five one Bharat Sari Palace સગા સંબંધી કે મિત્રોને મળવા ઇન્ડિયા જવાના છો ખાલી હાથે જવાની કોઈ જરૂર નથી ભારતમાં ખૂબ જાણીતી સાડીઓ વ્યાજબી ભાવે લેવા માટે આજે જ ભારત સારી પેલેસની મુલાકાત લો twenty three sixteen West Devon પર આવેલા ભારત સારી પેલેસનો ફોન નંબર છે ચારસો પાસઠ ચુમ્માલીસ છન્નું એટલે કે four six five four four nine six તમારે પોતે પહેરવાની હોય તો ખુશખુશાલ થશો અને કોઈને ભેટ આપશો તો મિત્ર કે સગા સંબંધીઓ પણ તમારા ઉપર વરસી જ પડશે આજે જ ભારત સારી પેલેસની મુલાકાત લો phone number four six five four four nine six શ્રોતા મિત્રો પૂજ્ય દાદા અત્યારે અમારી સાથે છે પૂજ્ય દાદાશ્રી શિકાગો ખાતે તારીખ સત્યાવીસમી સુધી છે અને માટે આપ સંપર્ક સાધી શકો છો Shri Bhupendra Shah phone number nine six O three O one four તો દાદાને શ્રોતા મિત્રો આપના વતી હું આવકાર આપું છું અને કેટલાક સ્વાભાવિક રીતે આપણા દિલમાં જે પ્રશ્નો ઉપસ્થિત થાય એમાંના કેટલાક પ્રશ્નો અમે દાદાશ્રીને પૂછીશું તો પૂજ્ય દાદા અમારો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આ જગત કોણે બનાવ્યું અને જગત કઈ રીતે ચાલે છે આ જગતને રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી ભગવાને બનાવેલું છે અને રિયલ વ્યૂ પોઈન્ટ થી એ કુદરતી રીતે એટલે વૈજ્ઞાનિક રીતે થયેલું છે the world is the puzzle itself puzzle થયેલું છે God has not puzzle this world at all અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી એટલે by by Christians viewpoint by Indian viewpoint by Muslim viewpoint God is creator of this world is correct and by real viewpoint, God is not creator of this world at all. Only scientific, circumstantial evidence. તો માર્ગદર્શન આપશો જગત ને જગત ને સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ ચલાવે છે એ કેવી રીતે ચલાવે છે કે જે માણસો પોતે ભાવ કરે છે એ ભાવ એ ભાવ છે તે મોટા કોમ્પ્યુટર જેવા જાય છે અને પછી કોમ્પ્યુટર માંથી જે જવાબ નીકળે છે તેનાથી તેનાથી બધું આ વાસ્તવિકતા ચાલ્યા કરે છે તે સાયન્ટિફિક એવિડન્સ તરીકે બધા ચાલ્યા કરે સંજોગો બધા ભેગા થાય સ્પેસ ભેગી થાય ટાઈમ ભેગો થાય તો એ બધું કામ કાર્ય થાય નહીં તો કાર્ય ન થાય સ્પેસ ભેગી થાય ટાઈમ ભેગો થાય બધા કરતો બધું કાર્ય થાય નહીં તો કાર્ય થાય નહીં પૂજ્ય દાદા ભગવાન આ ભગવાન ક્યાં છે ભગવાન ભગવાન આકાશમાં રહેતા નથી આકાશમાં હું બધે ફરી કોઈ જગ્યાએ ભગવાન રહેતા નથી God is in every creature whether visible or invisible not in creation ફરી બોલું God is in every creature whether visible or invisible not in creation તમારી મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએચર આંખ થી ના દેખાય દૂરબીન થી ના દેખાય નાના નાના જીવો પાર વગરના છે જીવો થી જ ભરેલું આ જગત છે તેની મેં ભગવાન પોતે વાસ્તવિકતાથી રહ્યા છે દાદા ક્રોધ માણસ ને આવે છે એ શું છે એ કેવી રીતે બંધ કરી શકાય ક્રોધ માણસ ને આવે છે એ ક્રોધ એ વીકનેસ છે જેમ કોઈ કોઈ માણસ ના બોસ હોય એ બોસ છે તે પેલા ભાઈ ને ઉપર ગુસ્સો કરે તો બોસ છે તે એમના વાઈફ થી છંછેડાઈને આવ્યા હોય અને ગુસ્સો કરે પોતાના સેક્રેટરી ઉપર સેક્રેટરી નો કોઈ દોષ ના હોય છતાં ગુસ્સો કરે છે સેક્રેટરી સમજી જવું જોઈએ કે આમાં મારું કોઈ કારણ ન હોવા છતાં ગુસ્સો કરે છે માટે આ મારો જ કઈ પહેલાનો દોષ છે માટે આ મારા જ કર્મનો ઉદય છે માટે આ દોષ મારો છે માટે સાહેબ નો કોઈ દોષ નથી એવું નિર્દોષ રીતે જોવામાં આવે તો ક્રોધ બંધ થઈ જાય પૂજ્ય દાદાશ્રી નો આંતરિક હેતુ સો છે થઈ ગયું થઈ ગયું સંસારનો આત્યાંતિક હેતુ મોક્ષ છે ઇન્ડિપેન્ડન્ટ પણ છે ભગવાન પણ ઉપરી નહીં ભગવાન પોતાનું સ્વરૂપ છે એટલે આત્યંતિક હેતુ મોક્ષ એટલે નિરંતર પોતાના સ્વભાવમાં રહેવું નિરંતર પોતાના પરમાનંદમાં રહેવું અને કોઈ ઉપરી નહીં અંડર હેન્ડ નહીં એવો એનો છેલ્લો હેતુ છે આ જગતનો એના માટે આ જીવી રહ્યા છે તે જેમ જેમ ડેવલપ થતા જાય છે તેમ તેમ આગળ જતા જાય છે જેમ જેમ મોહ ઓછો થતો જાય છે તેમ તેમ આગળ આગળ પ્રગતિ થાય છે અને મોહ ખલાસ થાય એનો મોક્ષ થાય છે અત્યારનો પહેલા અડધા કલાકનો કાર્યક્રમ મહેન્દ્ર મહેતાના સૌજન્યથી રજૂ કરવામાં આવી રહ્યો છે મહેન્દ્ર મહેતા આપણા ગુજરાતના ધારાશાસ્ત્રી છે એ તમારી સાથે ગુજરાતીમાં વાત કરી શકશે તમારી મુશ્કેલીઓ તમને સમજાવી શકશે અને એ તમારી જરૂરિયાત સમજી શકશે મકાન ખરીદવું હોય કે ધંધો શરૂ કરવો હોય આ બધા જ કામ માટે તમે શરૂઆતથી જ મહેન્દ્ર મહેતાનો સંપર્ક સાધો તો ભવિષ્યમાંથી મુશ્કેલીઓ તમે દૂર કરી શકશો તેમની ઓફિસ બે હજાર છસો નવ વેસ્ટ પીટરસન ઉપર છે અને તેમનો ટેલિફોન નંબર છે seven six nine two three eight O તમારા જીવનના યાદગાર પ્રસંગો જેવા કે બર્થડે એનિવર્સરી બેબી શાવર લગ્ન તથા પાર્ટી વિડીયો પર ટેપ કરી શકો છો તો એ અંગે આ પ્રોફેશનલ સેવા માટે ચંદન વિડીયોનો સંપર્ક સાધી શકો છો ચંદન વિડીયોના શ્રી નટુભાઈ પટેલ આ કામના નિષ્ણાત છે આ ઉપરાંત એઇટ એમએમ તથા સિક્સટીન એમએમની મૂવીને વિડીયોમાં પણ ફેરવી શકશો યાદ રાખો સ્પંદન વિડીયો તેમનો ટેલિફોન નંબર છે two nine eight eight three three nine એકસો દસ અને બસો વીસ વોલ્ટના એપ્લાયન્સીસ માટેનું જાણીતું મથક એટલે વર્ડ ઇમ્પોર્ટ વર્ડ ઇમ્પોર્ટની મુલાકાત જાત જાતના camera video equipment radio TV જેવી તમારી મનપસંદ ચીજો માટે સત્વરેલો અત્યારે ચાલી રહેલા પ્રચંડ સેલનો લાભ લેવાનું રખે ચૂકતા બોલપેન ઇસ્ત્રી ટોસ્ટર જેવી જરૂરિયાતની વસ્તુઓથી માંડી મોંઘી ભેટ સોગાદની વિશિષ્ટ ચીજો માટેનું અદભુત સેલ તાજેતરમાં ચાલી રહ્યું છે વર્ડ ઇમ્પોર્ટ બે હજાર ત્રણસો બાવન વેસ્ટ દેવાન શિકાગો ખાતે આવેલું છે બે હજાર ત્રણસો બાવન વેસ્ટ દેવાન તેમનો ટેલિફોન નંબર છે four six five O one one six તો ફોન ફરીથી નોંધી લેશો four six five O one one six Patel બ્રધર્સમાં હાલમાં જૂન મહિનાનું સેલ ચાલી રહ્યું છે સેલ પૂરું થાય તે પહેલા તેનો લાભ લેવાનું રખે ચૂકતા આ સેલ પટેલ બ્રધર્સની આવેલી તમામ દુકાનોમાં ચાલી રહ્યું છે તેમની દુકાન શિકાગોમાં બે હજાર પાંચસો બાવન વેસ્ટ દેવોન બે હજાર ચોત્રીસ વેસ્ટ દેવોન એક હજાર છસો એકત્રીસ ઓક્ટન પેલેસ ડિસ્પ્લેન તથા એકસો સાહીઠ ટી Old Square shopping centre Blooming બ્લુમિંગડેલમાં આવેલી છે વધુ વિગત માટે પટેલ બ્રધર્સની મુલાકાત લો અગર તો ફોન કરો seven six four one eight five seven તો શ્રોતા મિત્રો ફરી એક વખત પૂજ્ય દાદા સાથે જીવનમાં જાણવા જેવા અને પ્રભુ ભક્તિમાં લય થવા માટેના એવા કેટલાક પ્રશ્નો આપણે પૂછીએ પૂજ્ય દાદા ધ્યાન એ શું છે અને ધ્યાન કેટલા પ્રકારના છે ધ્યાનના ધ્યાનના ધ્યાન એ મેડિટેશન છે અને એના ચાર પ્રકારના ધ્યાન ચાર પ્રકાર છે એક રૌદ્ર ધ્યાન એક અર્થ ધ્યાન એક ધર્મ ધ્યાન અને એક શુક્લ ધ્યાન આ ચાર પ્રકારના ધ્યાન નિરંતર દરેક જીવને રહે છે જ એમાંથી રૌદ્ર ધ્યાન એટલે શું કે કોઈ આપણું અપમાન કર્યું તે કરી આપણામાં રુદ્ર પરિણામ થાય છે રૌદ્ર ધ્યાન કહેવાય છે કોઈ આપણા ડોલર હજાર ડોલર હાથમાંથી લઈ ગયો તે વખતે વિચારો ગરમ થાય છે ગુસ્સે થાય છે એ રૌદ્ર ધ્યાન છે પછી કોઈ માણસ આપણે ઘેર આવ્યા પાંચ આઠ જણ અને તે આપણને આ બોલા આપણે બોલાવીએ ખરેખર આવો પધારો પણ મનમાં એમ થાય કે આ ક્યાંથી અત્યારે આવ્યા એ આર્ત ધ્યાન છે તે રૌદ્ર ધ્યાનથી નરક ગતિ છે આર્ત ધ્યાનથી જાનવર ગતિ છે અને ધર્મ ધ્યાન જ્યારે કોઈ આપણને ત્રાસ આપે તે મનમાં એમ કરીએ નક્કી કે મહારાજ કર્મનો ઉદય છે માટે આ ત્રાસ આપે છે એમાં એનો દોષ નથી તો એ ધર્મ ધ્યાન થાય છે આવો વિચાર કરવાથી અને એ ધર્મ ધ્યાન થી મનુષ્ય ગતિ અને દેવ ગતિ પણ પ્રાપ્ત થઈ શકે છે અને શુક્લ ધ્યાન થી મોક્ષ થઈ શકે છે અને તે સિવાય બીજા ધ્યાન છે કે જે તમે છે તે મંત્રો ને મંત્રો ને ધ્યાનમાં લો આંખમાં મંત્રો હોય તે બંધ આંખે તમે વાંચો એ તે વખતે જે ધ્યાન રહે છે એકાગ્રતા રહે છે એનાથી ધ્યાનનું પરિણામ સારું આવે છે અગર તો મૂર્તિ હોય તે મૂર્તિ આંખમાં આંખ મીચીને એ કરો એકાગ્રતા કરો એટલે ધ્યાન નું પરિણામ સારું આવે એવી રીતે પણ ધ્યાન થઈ શકે છે બીજા પણ ધ્યાન થઈ શકે તો પૂજ્ય દાદા પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચેનો ભેદ સમજાવી શકશો પ્રારબ્ધ અને પુરુષાર્થ એની વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન નાખવામાં આવે તો જે સમજાય એવી વસ્તુ છે પુરુષાર્થ માં કોઈ સંજોગોની જરૂર હોતી નથી અને પ્રારબ્ધમાં તો અહીંથી તમારે ઓફિસમાં જવું હોય તો એ પ્રારબ્ધ કોને કહેવાય છે અહીંથી ઓફિસમાં જવું હોય તો શરીર સારું હોય પગ સારા હોય ગજામાં ડોલર હોય ગાડી હોય એ બધા સાધનો હોય તો જ આપણે જઈ શકીએ તો એ પ્રારબ્ધ કહેવાય સાધનોથી જઈ શકાય છે બધા સાધનોની જરૂરિયાત પડે છે એ બધું પ્રારબ્ધ છે અને પુરુષાર્થમાં કોઈ સાધનની જરૂર નથી એ વગર વગર સાધને થઈ શકે એમ છે અને પુરુષાર્થ ખરો પુરુષાર્થ પ્રકૃતિ અને પુરુષાર્થ બે જુદું પડ્યા પછી પોતે પુરુષ થાય ત્યારે ખરો પુરુષાર્થ શરૂ થાય છે ત્યાં સુધી આ ભ્રાંત પુરુષાર્થ તો છે જ કે કોક આપણને ગાળ દીધી તે વખતે આપણે ક્ષમતા રાખીએ એ મોટો પુરુષાર્થ છે ગાળ દીધી હતી ક્ષમતા રાખીએ મોટો પુરુષાર્થ છે આપણને પાંચસો ડોલર આપણી પાસે પડાવી લીધા તે ઘરે સમત્વ પરિણામ રાખીએ એ પણ મોટો પુરુષાર્થ છે આવી રીતે પુરુષાર્થ અને પ્રાર્થ માં હંમેશા બધા સંજોગો ભેગા થાય તો જ કાર્ય થાય અને પુરુષાર્થમાં બીજા સંજોગોની કઈ જરૂર નથી તો આપનો ખુબ ખુબ આભાર આ પહેલા અડધા કલાકનો કાર્યક્રમ શ્રી મહેન્દ્ર મહેતાના સૌજન્યથી રજૂ કરવામાં આવી રહ્યો હતો અત્યારે આઠ વાગીને ત્રીસ મિનિટ થઈ છે સમાચારોનું વિહંગાલોકન કરાવતો ખાસ કાર્યક્રમ સમાચાર દર્શન મીડિયા એબ્રોડના સૌજન્યથી ગુજરાત સમાચાર પર આધારિત આ સમાચારનું સંપાદન કર્યું છે શ્રી ચિત્તરંજન દેસાઈએ આ સમાચાર આપને ધીરુ પટેલ વાંચી સંભળાવે છે પ્રતિબંધિત All India Sikh Student Federation તથા દળ ખાલસાના સભ્યો અને લડાયક શીખ નેતા સંત જનરલસિંહ ભિંગરનવાલે જાણીતા સંત પૂજ્ય દાદા ભગવાન શિકાગોની મુલાકાતે આવ્યા છે તેઓ તારીખ સત્યાવીસમી લગી શિકાગો ખાતે રહેનાર છે તેઓ શ્રી બીજાઓની મુશ્કેલી સાંભળી અને માર્ગદર્શન પણ આપશે તેમનો સંપર્ક સાધવા માટે શું ભૂપેન્દ્ર શાહનો ફોન દ્વારા સંપર્ક સાધી શકો છો તેમનો ફોન નંબર છે nine six O three O one four તેમનો ફોન નંબર છે nine six O three O one four તો ગુજરાતીમાં સમાચાર પૂરા થાય ઇન્ડિયા સાડી પેલેસ રંગબેરંગી સાડીઓ સિક્કો ઘડિયાળો વિડીયો મૂવી મુસાફરી માટેનો સામાન ખરીદવા માટે ઇન્ડિયા સારી પેલેસની આજે જ મુલાકાત લો two five three four West પર આવેલા ઇન્ડિયા સારી પેલેસમાં ઉત્તમ જાતના શૃંગાર સાધનો ભેટ આપવા માટેની વસ્તુઓ ઉપરાંત સૂતનું કપડું સલવાર અને દુપટ્ટા પણ મળે છે ભાવિ પસંદગી અને વાજબી ભાવ માટે ઇન્ડિયા સારી પેલેસ સરનામું છે two five three four West seven Avenue telephone number છે ત્રણસો આડત્રીસ એકવીસ સત્યાવીસ ત્રણસો આડત્રીસ એકવીસ સત્યાવીસ સુંદર ગીત તમારો રોકે એના રમી જશે ભાઈ અરે રમી જશે ભાઈ આવ્યો છું તો જઈશ રે હું ત્રીસમી જૂન શનિવારે સાંજના સાડા સાત વાગે સેન્ટર ઇસ્ટ ઓડિટોરિયમ સિત્યોતેરસો એક નોર્થ લિંકન એવન્યુ સ્કોકી ખાતે પ્રવેશ ફી ચાર અને પાંચ ડોલર વધુ માહિતી માટે સંપર્ક સાધો Patrick Mark seven eight eight O O seven two Padma Anantani six eight two three O O seven અને Kirtikar Thakar seven six four five three O two એકસો દસ અને બસો વીસ વોલ્ટના એપ્લાયન્સીસ માટેનું જાણીતું મથક એટલે વર્ડ ઇમ્પોર્ટ વર્ડ ઇમ્પોર્ટની મુલાકાત જાત જાતના camera video equipment radio TV જેવી તમારી મનપસંદ ચીજો માટે સત્વરે લો અત્યારે ચાલી રહેલા પ્રચંડ સેલનો લાભ લેવાનું રખે ચૂકતા બોલ પેન ઇસ્ત્રી ટોસ્ટર જેવી જરૂરિયાતની વસ્તુઓથી માંડી મોંઘી ભેટ સોગાદની વિશિષ્ટ ચીજો માટેનું અદ્ભુત સેલ તાજેતરમાં ચાલી રહ્યું છે વર્ડ ઇમ્પોર્ટ બે હજાર ત્રણસો બાવન વેસ્ટ દેવાન શિકાગો ખાતે આવેલું છે બે હજાર ત્રણસો બાવન વેસ્ટ દેવાન ને તેમનો ટેલિફોન નંબર છે four six five O one one six phone ફરીથી નોંધી લેશો four six five O one one six હવે No? શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર તરફથી ભાવિક જનતા માટે ખુશખબર પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ ચોવીસમી જુલાઈથી સાતમી ઓગસ્ટ સુધી શિકાગોની જનતાને સત્સંગનો લાભ આપશે જુલાઈની અઠ્યાવીસમીને શનિવારે સવારે સાડા સાત વાગે ગ્લેન એલેન શિકાગોના મંદિરમાં વિશ્વ શાંતિ યજ્ઞથી શુભ દિનની શરૂઆત થશે તે જ દિવસે બપોરે બાર વાગે ડાઉનટાઉનમાં મિશિગન અને વેકરના જંકશનથી નગરયાત્રા આરંભાશે ત્યારબાદ બપોરે ચાર વાગે મેકોર્મિક પ્લેસમાં ભવ્ય સ્વાગત સમારંભ છે જુલાઈની ઓગણત્રીસમીને રવિવારે સવારે નવ વાગે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ અને રાધા કૃષ્ણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ ભવ્યતાથી ઉજવાશે માહિતી માટે ફોન નંબર છે four six nine one four eight four four six nine one four eight four Patel બ્રધર્સમાં હાલમાં જૂન મહિનાનું સેલ ચાલી રહ્યું છે સેલ પૂરું થાય તે પહેલા તેનો લાભ લેવાનું રખે ચૂકતા આ સેલ પટેલ બ્રધર્સની બધી જ દુકાનોમાં ચાલી રહેલ છે તેમની દુકાન શિકાગોમાં બે હજાર પાંચસો બેતાલીસ વેસ્ટ દેવન બે હજાર ચોત્રીસ વેસ્ટ દેવન એક સોળસો એકત્રીસ ઓક્ટન પેલેસ ડેસ્પ્લેન તથા એકસો સાહીઠ ટી ઓલ્ડ સ્ક્વેર શોપિંગ સેન્ટર ડેલમાં આવેલી છે વધુ વિગત માટે પટેલ બ્રધર્સની મુલાકાત લો અગર તો ફોન કરો seven six four one eight five seven અને શ્રોતા મિત્રો અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ સ્વામીશ્રીની શિકાગો ખાતે જુલાઈ ચોવીસ થી ઓગસ્ટ સાત સુધી અહીંયા વિચારણા કરશે અને આ પ્રસંગને અનુરૂપ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણના અહીંના પ્રમુખ શ્રી કરસનજીભાઈ સંઘાણી અને શ્રી કાંતિભાઈ પટેલ અત્યારે અમારી સાથે અમારા સ્ટુડિયોમાં છે આપને જરૂરથી રસ પડશે કેટલીક એ અંગેની અને પ્રમુખ સ્વામીની યાત્રા સંબંધી કેટલાક કેટલીક માહિતી માટેની તો શ્રી કરસનજીભાઈ સ્વામીશ્રીના યાત્રાનો હેતુ શું છે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની દ્વિશતાબ્દીએ તેમનો સંદેશ દરેક ભારતીયને પહોંચાડવો ન્યુયોર્ક શિકાગો અને લોસ એન્જલસના મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવી શિકાગોના પ્રોગ્રામની કોઈક માહિતી આપી શકશો જુલાઈની અઠ્યાસમી શનિવારે મંદિરે યજ્ઞ ને તે જ દિવસે બપોરે ડાઉનટાઉનમાં ભારત દર્શન નગર યાત્રા અને સાંજે મેકોમિક પ્લેસમાં સ્વાગત સમારંભ ભારત દર્શન એટલે શું કરશનજીભાઈ આપણા ભારતીય સંસ્કૃતિ અને સર્વ ધર્મના પ્રતિક રૂપે નગર યાત્રાનું આયોજન કરેલું છે કારણ કે આપણે ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિ છીએ અને તેને જાળવી રાખીએ એ આપણી ફરજ છે રાસ કીર્તન ભક્તિ કરાવી આપણી વિવિધ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવશે તો આ પ્રસંગે કેટલા હરિભક્તો પધારશે એવી કઈ આપની માહિતી આપી શકશો લગભગ બે હજાર માણસ તેમજ અમેરિકાના જુદા જુદા કેન્દ્રોમાંથી પાંચસો જેટલા હરિભક્તો આવશે આટલા બધા હરિભક્તોની મેદની થશે એ જાણીને ખરેખર આનંદ થયો પણ આ બધા જ ને મંદિરેથી ડાઉન ટાઉન સુધી લઈ જવાની આપ કઈ રીતે વ્યવસ્થા કરશો હા અમે લગભગ દસ સ્કૂલ બસ મંગાવવાના છીએ તે બધાને સાનુકૂળ પડશે બીજા દિવસે રવિવારે સવારે નવ ને ત્રીસ વાગે અક્ષર પુરુષોત્તમ મંદિરમાં મહારાજ રાધા કૃષ્ણ તેમજ ગણપતિ અને હનુમાનજી દેવની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે તો આ હતા શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ શ્રી કરશનજીભાઈ સંઘાણી શ્રી પ્રમુખ સ્વામી શિકાગોમાં પધારે ત્યારે ભક્તો જરૂરથી એનો લાભ લેવાનું ચૂકશો નહીં કારણ કે એ અંગેની ખૂબ સુંદર વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવી છે અને આ છે અલકા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવેના સ્વરોમાં તથા સંગીતકાર અવિનાશ વ્યાસ ભાવનગર શેરની ભાવનાથ શેરની ભારે રેગલ ભીલડી શિકાગોની મુલાકાતે આવ્યા છે તેઓ તારીખ સત્યાવીસમી લગી શિકાગોમાં રહેનાર છે તેમનો સંપર્ક સાધવા માટે Shri Bhupendra Shah phone number nine six O three O one four દાદા પધાર્યા પછી જમ્પી નહીં બેસતો કે એવું કેવું પડે ના કેવું પડે તમને કેમ લાગે સારું લાગે છે કેવું પડે બહાર કાઢવું પડે પહેરી જાય ટેવ પડેલી ને એ જો તારી થશે તો પછી આ જ્ઞાની પુરુષ જેને બુદ્ધિ ના તે જ્ઞાની રીતે વસ્તુ રીતે જો પ્રગટ થયેલા ભગવાન ચૌદ લોક નો નાથ જે માગે એ મળે એવું હોય આ તો એમના ક્રોધમાન માયા રોગ ના હોય સંચેડીએ ને સંચેડી ત્યાં જોઈ રહ્યો હાફ મળે છે નહીં ફેર મળે તે એમના લોકો ફેર છે સંથેડે તારે ખબર પડે એમને એમ તો બાવા બધા ડાયા દેખાય એમને બાવા ડાયા દેખાય ને કઈ પીને મોત કરે જ્ઞાન ખુલ્લું થયું હોય તો એમાં ભગવાન એવું નથી કેતા લોકો હિન્દુસ્તાન માં મોટા મોટા બુદ્ધિશાળીઓ જેને જબરજસ્ત જબરદસ્ત માં કહેવાય તે એમ કે તમારા જે દુનિયામાં આવું એ થયું નથી ચમત્કાર છતાં હું કઉ ચમત્કાર નથી હજારો ચમત્કાર રોજ થવાના હજારો ચમત્કાર દાદા એ ચમત્કાર નથી માન્યતા જાય આ દાદા નો ચમત્કાર દાદા હાથ હડ્યો તો હાથ કામ થઈ જાય એવું હા વ્યસનામ કર્મ છે શું છે વ્યસનામ કર્મ એટલે જસ્ટ મળે એવું શું કહ્યું મહાવીર ભગવાન એવું હતું જસ નામ કર્મ કેવું પછી તા કે છે ચમત્કાર કોણ કોઈ કરી શકે નહીં ચમત્કાર જેને સંદાસ જવાની શક્તિ હોય તે કરી શકે સંદાસ જવાની શક્તિ જીવડા શું બોલે ચમત્કાર કર્યો મેં ચેક કરો શું કહે લોકો વિચારે લોકો લાલચી છે ને તેથી આ દુતારા છોડે નહીં આપડે ગુજરાતી કહેવત છે ને લોભિયા હોય ત્યાં દુતારા એના તે જ એટલે બધું ચાલ્યા કરે એમાં ઊંડા ઉતરવું નહીં આપણું હે આપણું હાથ બગડે મોડું બગડે ને જગત છે ને એમને કહેતા તમે હારું ખોટું અમને અભિપ્રાય આપો આપણે શું આપણું મોડું ક્યાં બગાડીએ ચોર ને આપણે પૂછીએ કે ભાઈ તું ચોરી શું કરું છું તક મારો બિઝનેસ છે આપડે નાખી દે કારણ <laughs> કે નાખી દે આપણે બિઝનેસ માં ચોરી નહીં કરતા અંદર આ ખુલ્લી ચોરી પેલી બંધ ચોરી ખુલ્લી પેલી ખુલ્લી દેખાય એમાં આ કાંગી ચોરી આ બધું કશું અમારે ત્યાં ના પડ્યું અમારે ત્યાં નો સિક્રેસી બુક ની માફક ખુલ્લું પુસ્તક ની માફક ખુલ્લું ચોપડી ની માફક ખુલ્લું એમ કે છે હા ઓપન ટુ સ્કાય જાતે બાર વાગે એક વાગે અને કોઠી ઉપર જે નવું બધું છે ત્યાં આગળ હું રહું છું કોઠી ચાર ભાડા નું ઘર હતું તે હીરાબા કે મારે જે મારને અમે નવું બાંધ્યું ને એમાં ફ્લેટ જે છે તેમાં તે કે મારે તો નથી આવું કે સબે રાખવા પડે એમની ઉંમર તેતાળી વર્ષ નથી એમને સી રીતે ના કહેવાય ઠીક ના અહીં જાઓ એને ઠીક લાગે એવું કરવું પડે માવાની માવાનીપોર છોડવી કોઈને ના ગમે દાદા માવાની માવાનીપોર છોડવી કોઈને ના ગમે હા ના ગમે બધાને પોળવાળા નહીં બહુ રોજ જવાનું મારે રોજ જઈ અને આમ કરીને વિધિ કરે આમ કરી હીરાબાને વિધિ કરી માથા પર વિધિ કરી પછી રોજ પાછો એટલે તોતેર વર્ષની ઉંમર એમને ના જોઈએ રોજે જવાનું અત્યારે સુધી હગા વાલા છોડીઓ રહેતી હતી ખાવા કરી આવતી તારે કોઈ છોડીઓ બધી પરણી ગયો તાવ શું કહે એક જૈન બેન છે બહુ સારો તેમની સેવાય કરે છે જમાડે છે શું કરે અને બીજા બે ત્રણ ભક્તો હોય તે એમની સેવા કરનારા રાજધાવ બરોબર બધા છ મહિના રહ્યું પંદર મહિનો અમદાવાદ ચલતા ભલા કે રીતે નહીં ટાઈમ જ નાખે ને લોકો ચોથી તારીખ મારતા તમે થઈ જશો એટલે તમારું શેડ્યુલ બતાવી દેશો દાદા તમારી આટલી એપોઇન્ટમેન્ટ છે અમારું હેડ કશું શરૂ થાય એ બધા ભક્તો જાણે બધા કે સાડા છ વાગે દાદા શરૂ કરે છે સાડા અગિયાર તેમાં બે કલાક બપોરના આરામ માટે આપે તે આરામ માટે આપે છે ને તે શું કરવું પડે જાણવું કે નાઇન કમાન્ડમેન્ટ ઓફ દાદા હા નાઇન કમાન્ડમેન્ટ ઓફ ઇંગ્લિશ હોય છે દાદા નાઇન ડાયરી ડાયમંડ લખે ઇંગ્લિશ વાળે કોને ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરી છે ને એક જણે પ્રોફેસર પણ commandment is the more appropriate word it's going to command right બરોબર એને પેલું જ્ઞાન લીધા પછી લખી છે એને તો ડાયમંડ જેવું લાગે તને ભૂલાર કરે તો આમ કરે એમને કયા જતી રહી મિત્ર જરી પહેચાન રસ નહીં પૂરા કરું કેટલી પ્રેમથી પણ એ જતો ના રહે એટલે પછી એને પુરાર ના કરવા પડે એ તમારા જેવા એક ડોક્ટર હતા તે દસ પંદર હજાર શરીર મોટા દવાખાના મોટો ડોક્ટર હેર ફિઝિશિયન તે દસ પંદર હજાર જોવા આવે શરીર શા માટે કરો છો પછી તો લેતા નથી અમારે તમે પંદર વીસ વર્ષ વધારે જીવો તો લોકોનું કલ્યાણ થાય એ અમારો હેતુ એટલે પછી એ ડાક્ટર એક કે છે મને ફીએ આવ્યો એવું બને એટલે અવાડો મને એમ થયું ચાલુ માથે બોજો રહેતો ડાક્ટર કારણ ડાક્ટર ભક્ત નહીં આવું કરી બેઠા ભક્ત હોય તો બોજો ના રે ડિવોટી હોય તો વાંધો ને ડિવોટી હોય તો વાંધો નહીં કારણ કે તો એના આપણે રજા આપતો હોય બધું આપતા જ કરીએ એટલે એનો વધુ નહીં પણ આને કશું નથી આપીએ પણ આશીર્વાદ કરે એને ખબર નથી શું આપીએ છીએ એટલે બોજો રહ્યા કરે મેં ધીરબેન કહી મૂક્યું એને માગે એથી ડબલ આપો તારે આપવું પડશે કે છે પડશે બોલે તો આ કેવી રીત કરી ડાક્ટર કહ્યું ને તમે જે માગો આપવું પડશે બાંધી લીધો મને પછી મને કે છે જે માગો તે આપીએ ઉખો બીડી તબકુ મને આપી દઉં કે આપવા પડે મેં કહ્યું ધન્ય છે કિકાણી સાહેબ નાગર હતો ધન છે કિકાણી સાહેબ લોકોનું કલ્યાણ કરવામાં તમે હેલ્પ કરી આ સ્ટેપ ભર્યું કારણ બીજા બધા સાધુ સુનિયા શું કે દાદા ભગવાન હોય તો કેમ એટલે લોકોને ડિસ્કરેજ કરે ને શું તમે એ ના શોધે ને પણ શોધે ને ભલે અંદર ભગવાન થઈ ગયા પણ બહાર આવું લખણ શોધે ને કપડા પહેરવું એટલે લે લોકો બીજું બધું ચડાય લે ને